Thank you. राधा भगवान नाथ जय जयकार हो राधा भगवान नाथ जय जयकार हो दादा भगवान नाथ जय जयकार हो दादा भगवान ભગવાન ના સુંદર જયકાર ભગવાન દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન સિંહ જયકારો ભગવાનના સિંહ જયકાર હો દાદા ભગવાનના સિંહ જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે શિક્ષા છોડ્યું બાળકો તમને ગુરુજી શીખવાડે છે કે નથી શીખવાડતા બરોબર તમે એમને શીખવાડો છો કે નહીં બરોબર હા એટલે તમે કરમસદ ગયા તો શું જોયું કરમસદમાં કોનું તો તમારે જાણવું છે એમનું શું મહત્વ છે સરદાર પટેલનું જો તમને કહું આપણો ભારત વર્ષ છે ભારત દેશ એ શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં હતો એ બહુ વિશાળ હતો તો આ છેલ્લા પાંચ હજાર વર્ષ કેટલા એટલે પાંચ ઉપર બે મિનિટના કહેવાય કે નહીં તો કેટલા તે બે મીંડા હોય તે વધારે કહેવાય કે ત્રણ મીંડા હોય તો વધારે તો ગણિત બહુ આવડે છે અમને તો ગણિત પાક્કું છે હમ ગણિતમાં હોશિયાર થજો હા કે આ જીવવાનું છે ને એ બધું ગણિત છે જીવશો તે આ મોટા થાવ છે બધું ગણિત સમજ્યા ને એટલે ગણિત તો હાથ ખાસ સમજવું જ પડે તો પછી ભગવાનના દાદા દર્શન સરસ થાય દાદા ભગવાન આપણામાં પ્રકાશે સમજાયું ને એટલે પાંચ હજાર વર્ષ થઈ ગયા પાંચ હજાર ઉપર તે ત્યાંથી તે આજ સુધીમાં ત્રણ જેવા મોટા પુરુષો હતા તે આખા દેશને એક સ્વરૂપે માળા ધાગાથી બધી બધા મણકાઓ બંધાયેલા છે કે નહીં મણકાઓમાં પરોવીને બોલો મણકાઓ પરોવા એવા ના હોય તે મણકા કામમાં લાગે સાથી હા એ કામ જ ના લાગે એ પરોવૈલા હોય ને પરોવા એવા તો જ કામમાં લાગે ત્યારે એ મણકા એવા પરોવૈલા આપણે બધા છે આપણું જીવન દાદા ભગવાનની અસીમ જય જયકારો અને કીર્તન ભક્તિથી ત્યારે આપણે એ કૃષ્ણ ભગવાન રામ મહાવીર એ બધા સાથે એક તાર એવા દાદા ભગવાન અદભુત પરંતુ જે વ્યવહારમાં ને આપણા લોકજીવનમાં સમજાય છે એવા ત્રણ બહુ સુંદર વ્યક્તિઓ થઈ ગઈ પાંચ હજાર વર્ષ કરતા વધારે કૃષ્ણ ભગવાન થઈ ગયા કે આખા ભારતને એક તાંતણે બધાને રાખે જુદા જુદા બધાને બોલો ત્યાર પછી થયા બે હજાર ને ત્રણસો વર્ષ ઉપર કેટલા બોલો એ બસો ત્રીસ કહેવાય કે ના કહેવાય ના કહેવાય તો કે શું કહેવાય એમને ઉતારીને આ તો મારે તમને સારું શીખવું પડે તમારી પાસેથી હવે આપણે ભૂલ થતી વખતે આપણે ભૂલ સુધરી જાય ને આવા બધા શીખવાડનારા હોય તો કે બે હજાર ત્રણસો ઉપર એક થઈ ગયા એમનું નામ જાણવું છે તમારે તમે ચાણક્ય નામ સાંભળ્યું છે ઉત્તરી એટલે વિષ્ણુગુપ્ત શર્માજી બોલો એ એમનું નામ હતું અને ચાણક્ય એ રીતે પ્રખ્યાત થયા હતા શું એટલે આ કળિયુગમાં કપટથી બધું જીવન બધાનું ચાલતું હોય એમાં કોઈના સામે કપટ કર્યા વગર કૂટનીતિથી સમજી જીવન સમજીને કૂટનીતિએ કરીને બધા ચાણક્યના નિયમોથી રહેવું એમને ખુલ્લા કર્યા હતા કે જેથી કરીને આખું ભારત એક એક સૂત્રતા રૂપે જેવી રીતે માળા બધા મણકાઓ છૂટા છે છતાં કેવા બંધે છે એવી રીતે રહી શકે બધા જુદા જુદા છે છતાં પણ એકત્રિત રહી શકે એ ચાણક્ય હતા બીજા બે હજાર ત્રણસો વર્ષ પર અને હમણાં પંચાવન સાહીઠ વર્ષ ઉપર થઈ ગયા કે તમે કરમ સદમાં જે તે થઈ ગયા એ કોણ હતા સરદાર એટલે પંજાબના હતા કઈ ના હતા એટલે સરદારજી નતા ને પટેલ હતા સરદાર એમનું નામ શું હતું કે ત્રીજા પુરુષ થયા અને સુનતાલીની સાલમાં ભારત આઝાદ થયું પણ ચર્ચિલ ને ત્યાંને કહ્યું હતું કે આ ભલે આઝાદ થયું પણ આઝાદી હાચવી નહીં શકે આ લોકો અંદર ફાટ ફૂટ પડી જાય એવા છે બધા પરંતુ જર્મન વાળાએ એમને ચેતવ્યા હતા અને ચર્ચિલે સમજી ગયા હતા કે વાઇસરોને મોકલ્યા હતા અને કહીને મોકલ્યા હતા કે આખા ભારતમાં એક જ માણસથી ચેતવા જેવા છે કે કોણ સાહેબ કે પ્રિન્સ ઓફ બિસ્માર્ક કે છે એટલે કે સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ કરીને છે એનાથી ચેતતા રહેજો આટલું જ કહ્યું હતું પરંતુ એ માઉન્ટ બેટન સાહેબ પોતાની હોશિયારીમાં અહીંયા આગળ આ બધાના ઝઘડાના બીજ રોપાઈ જાય એવું મૂકીને જ ગયા અને આ સરદાર વલ્લભભાઈ પટેલે એમની કુશળતાથી કુશાગ્ર બુદ્ધિથી જોઈ લીધું કે અમને આ વિષના બીજ મૂકીને ગયેલા છે આ વિષના બીજ વિષ વેલ આવે છે એનું ફળ ખાય તો મરી જાય એવું મૂકીને ગયેલા એમાં હાથે રહેનારા ઝઘડી પડે ઝઘડી મરે અને બધું છૂટું છૂટું થઈ જાય એવું થયું છે તે સરદાર પટેલે જોયું એમાં પાંચસો ને કેટલા હતા રાજાઓ કોઈને ખબર છે five sixty two five sixty five અરે બધું ખબર છે આ પણ તો અરે મ્યુઝિયમ છે ત્યાં કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું અને આપણા શાણા પુરુષો આજના આજના આજનું બધું ઉજવ્યું એમને કેટલો પૈસો ખર્ચાય છે અને સરદારનું નામ મૂકાયું આમ તો મૂકશે જ પાછા પણ પહેલું આગ્રીમ મૂકવું જોઈતું હતું આજના તમે છાપા જોઈ લેજો જુઓ આપણી દશા આપણી દશા જુઓ એટલે તમને લોકોને વોટ આપવાનો હક છે કે નહીં અરે ભગવાન હક તમારી પાસે હક આપવાનો કે નહીં હક એટલે શું અધિકાર અધિકાર વાપરવાનો હોય કે ના વાપરવા માટે હોય કે તમારી પાસે અધિકાર આવશે વાપરશો કે નહીં વાપરો પણ તમને રજા પડે એટલે રજા જ માણસો ને શું કામ વાપરવા જઈએ રજા હોય ને તે દિવસે તો વોટ આપવાનો તે રજામાં સિનેમા જોવા જશો પછી વોટ આપીને પછી જશો ઉત્તમ શાહ શું કહે છે આ બધા પછી જાઓ ને આખો દાડો મજા કરો હે એક સિનેમા બે સિનેમા જોજો બેનો સાંભળો છો કે નહીં એટલે એ ત્રીજા પુરુષ સરદાર પટેલ હતા કે આખા એ પાંચસો ને બાસઠ રાજાઓમાંથી અમુક રાજાઓને પેલા એવું કહી ગયા કે પાંસઠ બાસઠ રાજાઓમાંથી કે જેને આમાં હિન્દુસ્તાનમાં રહેવું હોય તે એમને પણ એવી રીતે મરજીએથી એમને રહેવું હોય તો મરજી છે એમની અને જેમને પાકિસ્તાનમાં હતું એમને એવી મરજી છે એટલે આ તો બહુ સારું મળી ગયું પણ કોઈ સમજ્યું નહીં કે આ ઝેરનું બીજ વાયુ છે કોઈ ના સમજી શક્યું સરદાર કુશાગ્ર બુદ્ધિથી જોઈ ગયા અને એમને કુશાગ્રથી તીક્ષ્ણતા બુદ્ધિની તીક્ષ્ણતાથી કામ લીધું અને જે અહીં પોતાની મરજી વાપરવા ગયેલા અહીંયા રહીને ઘર તોડવા માટે ગયેલા એ બધાને ઘરમોટ પરોઈ લીધા કળથી કેવું અને બળ તો વપરાયું જ નહીં બળ હાથે રાખ્યું હતું પણ વાપરવા માટે નહીં જરૂર પડે ત્યારે બળ કામે લાગી જાય આપણે કોમમાં ના લાગીએ શું કહ્યું બોલો ને એટલા માટે અખાડામાં જવાનું શું કહ્યું હા જરૂર પડે તારે પોતાના રક્ષણ માટે વપરાય આપણે શું કેમ વાપરીએ બળ હોય તો વપરાય ને ભાઈ સમજ્યા એવું કર્યું તે બધા રાજાઓને કર્યા તારે આજનું આજે જોઈએ છીએ અને તમે બધા આટલા બધા વિશાળતાથી સમજાય છે તો આજે તમારા લોકોને તો બહુ મજા પડી દાદા ભગવાને કહ્યું કે આ છોકરા મારા બહુ સરસ છે મારા વાલા છે મારા તમારા માટે આવું કહ્યું હતું કે તમારા માટે કેમ એટલું બધું વાલ હતું તમે બુદ્ધિશાળી છો એટલે એટલે બોલો ને તો તમારું મન હેલ્ધી છે કે અનહેલ્ધી હેલ્ધી એટલે કેવું તંદુરસ્ત એટલે દાદા ભગવાનને ભાલા થઈ ગયા હતા ઉત્તમ શાહ વાળા માઇન્ડ હેલ્ધી હોય તો જીવન અને શરીર બધું જ હેલ્ધી હોય સમજાયું ને ત્યારે પછી ભૂલચૂકો ઓછી થાય એમાં સમજાયું રમો કરો ખેલો બધું જ પણ ભૂલ ના થાય જે કામ કરવાનું તે કરી લેવાનું અને પછી છૂટા થયા એટલે રમત રમવાની બસ બે રીતે શું એટલે કે જ્યારે કામ હોય ત્યારે કામ કરવાનું અને કામ ના હોય ત્યારે રમત કરવાની પણ રમત કરતી વખતે કામ નહીં કરવાનું અને કામ કરતી વખતે રમત નહીં કરવાની એવું નહીં એટલે ભૂલો ને કે મેં ભૂલ કરી શું વાત કરો છો એટલે એને ઇંગ્લિશમાં શું કે છે તમે બોલો ફરતી બોલ મને સંભળાતું નથી મોટેથી બોલે મને મોટેથી બોલે તો જ સંભળાય એમનું ના લેવાય પાછું આપી દેવું પડતું ઉધાર લઉં તો સારું ઉભો થઈને આમ વર્ક વાલ્યુ આવી રીતે કરવાનું work value work play value play play value play Uttam Shah આ તો સમજી ગયા બધા પછી આ ભાદરણ ગામમાં તમને ખબર છે તમે પેલી ડેરી કે શું જોવા ગયા હતા અમૂલ ડેરી તમને દૂધ આપે છે તે બધાને ઘેર પહોંચાડે નહીં હે આખા ગુજરાત આટલું મોટું પાંચ કરોડ ઉપરની વસ્તી અને બધાને પહોંચી જાય છે જુઓ કેટલું સારું કહેવાય સારું કહેવાય હે તો દરેક ગામમાંથી આવી મંડળીઓ હોય શું કહેવાય મંડળી કોને કહેવાય એકબીજા સહકારથી રહે અને ભેગા થઈને બધાના હિત માટે બધાના હારા માટે બધું કામ થયા કરે બધા વતી એ મંડળી કહેવાય શું કહ્યું મંડળી એને શું કહેવાય કોઓપરેટિવ સોસાયટી બોલો કોઓપરેટિવ સોસાયટી અને ગુજરાતીમાં શું કહેવાય મંડળી સહકારી મંડળી કોઓપરેટિવ કહ્યું એટલે એકબીજાને હળીમળીને સાથે રહેનારી અને બધા માટે કામ કરનારી કે તેમને જે નિમ્યા હોય બે કે પાંચ જણ એ બધા વતી કામ કરે બધા કે અમારા જ છે આ તો અને અમે જ છીએ તો કામ થઈ જાય કે બાજરણ ગામમાંથી એ કઈ ડેરી જોવા ગયા હતા ત્યાં આગળ આવી દરેક ગામડાની મંડળીઓ છે એ મંડળીઓ બધું દૂધ સપ્લાય કરી દે અને એનો ભાવ ફિક્સ હોય સમજાયું બાદરણ ગામમાં એ બાવીસો લીટર રોજનું દૂધ મંડળીઓ થઈને ત્યાં જાય છે કેટલું બોલો કેટલા બસો કે બે હજાર બસો હવે સમજી ગયા તો એના પૈસા મળે કે નહીં મંત્રી હા બોલો એટલે કેટલા મળે રોજના પચાસ હજાર રૂપિયા મળે કે વેચી જાય જેમનું જેમનું દૂધ જેટલું આવ્યું હોય આ ગોવાળિયા હોય આ હોય તે હોય એ બધા વેચી જાય આ ઉત્તમ શાહ આ વ્યવસ્થા સારી છે એમને આપવાને બોલવાનું અનેક અનેક લોકો ભેગા થઈને એક મંડળી બને છે અને અનેકનો ફાયદો એકમાં આવી જાય છે છોકરાઓને સમજાવે ને એટલે આપણે આપણે દરેકનો ફાયદો અને મંડળીનો ફાયદો એક સરખો મળી જાય છે કારણ કે બેના એમ એક જ છે બધાને પહોંચી જાય બધાનું ભેગું થાય તો બધાને પહોંચે દરેકને જેને જેને પહોંચવાનું ત્યાં પહોંચી જાય સમજાયું અને ઝઘડો ના થાય તું મારાથી વધારે લઈ ગયો મારાથી ઓછું લઈ ગયો હું તારાથી વધારે લઈ જઈશ બતાવીશ ને એવું બધું કશું ના થાય ખર્ચા વગર થાય પાછું બધું પાછું સરસ તો આ બધા મોટી કંપનીઓ કેમ નથી કરતી આવું હા એ કરશે દાદાજી તો જ કરવું પડશે બધાને પણ આપણે કંઈક કરવું પડશે કંઈક આપ કરો છો ને દાદા પણ ડોક્ટરો કેમ નથી કરતા મંડળી બનાવતા નથી આ ડોક્ટર સાહેબ છે આપો એમને બોલો ડોક્ટર સાહેબને આપો આજે માસ્ટર એ છે બોલો ડોક્ટર સાહેબ છૂટા રહીને મંડળી બનાવે છે પણ હાથે રહીને નથી બનાવી શકતા કારણ કે પેલો કે છે કે અમને કહો અમને કહો હા એમને કહો ડોક્ટરો છૂટા રહીને તો મંડળી બનાવે કેવી રીતે બનાવે કે ભાઈ જનરલ ડોક્ટરને જરૂર પડે તો હાડકાના ડોક્ટર પાસે મોકલે કે એનો અભિપ્રાય લઈ આવો હાડકાવાળો ને મોકલે એટલે એમ સહકારી મંડળી તરીકે કામ કરે પણ ભેગા રહીને નથી કરતા કારણ કે પેલો કે છે મારો અભિપ્રાય આવો છે પેલો કે છે મારો અભિપ્રાય આ છે એટલે ત્યાં ભાજગટ પડી જાય છે સ્વાર્થમાં છે બધા સ્વાર્થ સ્વાર્થ તમારો પકડી પાડે તમારો અવારસ સિંગલ હોય તો ચાલે પણ તો હવાત કરી નાખ્યો વ્રત પણ દાદા હવારત તો ભેગા રહીને પણ કરતા ને આવડે ઉલટાનું વધારે સારું થાય પણ આ કોઓપરેશન સરકારમાં સ્વાર્થ ના હોય ભેગા થઈને બધાના જેને તેને પહોંચવાનું એના બધાના હિત માટે જ કરે એવું છે એ બધાનો ભેગો એક કોમન સ્વાર્થ હોય ત્યારે તો મંડળીઓ કામ કરે નહીં તો કઈથી કરે તો તમને નથી લાગ આપણા આપતા પુત્ર ડોક્ટર આપતા પુત્ર સાહેબ છે એવું તમે જાણો છો બધા ના બધા નહીં જાણતા હોય બધા જ એ ડોક્ટર સાહેબ છે ત્યાં બધા આપતા પુત્ર એક જ ડોક્ટર સાહેબ છે શું કહ્યું એક જ છે તો પણ આંખના છે પણ આપણે તમારા માટે બધા મહાત્માઓ માટે છે ને તે આખા શરીરનું બધું એમની પાસે સલાહ લેવા જાય છે એટલે બધાના એમાં બધાને મફત સલાહ આપે છે એટલી એમની મંડળી સારી છે મંડળી સારી છે સાહેબ ફી લો છો બધાની કેટલી લો છો જે ફી લઉં છું ને તે એટલી મોટી છે કે પૈસામાં ગણી શકાતી નથી એટલે દાદા ભગવાનના ચોપડામાં જ ગણાય છે <laughs> લોક વ્યવહારમાં આપી ના શકે એટલી મોટી ફી લઉં છું એટલે કે શુદ્ધાત્માના ખાતે શું કે છે શુદ્ધાત્માના ખાતે સેવા શું કહ્યું હા એ પછી સ્વાર્થની સેવા ના કહેવાય એ નિસ્વાર્થ સેવા કહેવાય કેવી બોલો ને શુદ્ધાત્મા ખાતે હોય તો એટલે આવું છે તો તમે તો હારો પાટલી આવ્યા આજે ત્યાં સરદાર પેટેલ આપણે હમણાં થઈ ગયા જુઓ અઠાવીસ વર્ષ પણ જે થયા હોય તે અઠાવીસ વર્ષ થઈ ગયા હમ આટલે આટલું બધા આપણે અત્યારે આવું ના હોય તો કંઈક ભય રહ્યા કરતો હોય તો જીવન આ જીવન જીવાય ઉત્તમ શાહ હા આજે કેટલું સારી રીતે જીવાય છે સાહીઠ સાહીઠ વર્ષ થવા આવે છે કેમ હમ અને ગુજરાતના થયા પચાસ વર્ષ થયા તેવું જોવા જાય છે સમજાયું કે નહીં આવું છે તો ચાલો હવે એક પદ બોલો ત્યાં સુધી અમે જલપાન કરીએ અને થોડુંક આ જોઈ લઈએ અમને જલપાન મળશે કે ભાઈ દાદાજી આ સંઘ પણ એક કોઓપરેટિવ જ છે ને આ સંઘ કોઓપરેટિવ છે અને કોઓપરેટિવના અધ્યક્ષ તમે છો ના એટલે સંઘ એટલે શું આજે બધા ભેગા થયા છે સંઘ એટલે શું કે બધા જે ભેગા થાય એ દિલથી ભેગા થાય એટલે બધાનો એક કોમન સ્વાર્થ કેવો સ્વાર્થ એટલે સ્પર્ધામાં ના પડે એવી ટાઈપનો એને કોમન સ્વાર્થ કહેવાય સ્પર્ધામાં ના પડે સ્પર્ધામાં એકબીજા હોય જ નહીં ત્યાં આગળ તો ઝઘડાતી જ થાય બરાબર અને થાય તો કેવા નાટકિયા કેવા અંદર પહોંચે નહીં દિલમાં કોઈને દિલને દુઃખ ના દે નાટકિયા ઝઘડા તો નાટકમાં હોય એ પ્રમાણે થયા કરે ને આવું છે ત્યારે સંઘ કહેવાય છે એને એટલે સંઘ તો આવા દિલવાળા લોકો બધા ભેગા થાય એને બહુ પવિત્ર કહ્યું શું કહ્યું બોલો ને પરંતુ સંપ્રદાય અને સાંપ્રદાયિક દ્રષ્ટિથી પૂજા ધર્મ મંદિરો બધું કર્યા કરે મંદિરોમાં સાધુઓ પણ કરે તે સંકોચવાળી દ્રષ્ટિથી કરે એકબીજાને એકબીજા સાથે છીએ તો કેટલા તો કે અમે અમે ઓળખીએ એટલા એટલા બીજા કોઈ નહીં બહારના તો બહારના કહેવાય કે છે હવે સમજાયું એટલે સંઘમાં એવું ના હોય ભેદ ના હોય પક્ષ ના હોય ખ્યાલ આવ્યો કોઈ પક્ષ હા આ શિવજીનું મંદિર હોય તો શિવજી પક્ષવાળા થોડા હોય છે કે એ દરવાજો અમુક બંધ કરી દે અમુક વખતે અમુક વખતે જુગાડે એવું થોડું છે બોલો ના એ તો વિષ્ણુ ભગવાનને તો એમને બધાની જોડે બધાનું હાચવવાનું એટલે એમને બધું ભોગ ધરાવા યાદ હવે તે બધું જોઈએ કેટલું બધું લોકોનું કામ કરે થાકી ગયેલા હોય તો આરામય જોઈએ બધું જ જોઈએ એમને તો સમજાય છે ને હા એટલે આપણે પ્રેમથી એમની બધી જાતની સારા દિવસની બધી ચર્યાઓ સંભાળીએ અને એને પૂજાઓ કહેવાય છે અમારા બ્રાહ્મણ દેવ ડાકોર રાખે છે એવું છે હે કઈ કઈ પૂજાઓ છે બોલો બોલો હવાથી હજુ સુધીની એટલે બોલો ને મંગળાથી શરૂઆત થાય મંગળા મંગળા દર્શન એટલે બધા તમે જાણો છો નહીં ને હે પછી સ્નાન કરાવે હે સ્નાન કરાવે પછી બાળ ભોગ આવે સ્નાન કરાવે એટલે બાળ ભોગ એટલે બાળક દશામાં એમને બહુ ભૂખ એમને જોઈએ જ શું શરીરે જ એવું હતું કે નાતાની હાથે પચી જાય શું કહ્યું કેમ હશે છે હે ત્યારે અત્યારે તો હવે નાસ્તો કરે ને તો હા જુદી પચ્યો ના હોય ત્યારે પેલા બીજ ત્રણ વખત ખાઈ લીધું હોય બોલો હવે શું થાય બોલો પછી પછી ગોવાર ભોગ આવે હે ગોવાર ભોગ ગોવાર ભોગ ગુવાર ભોગ એટલે કે બપોરે જમણ વખતે સારી ભૂખ લાગે હે આ તો બપોર પહેલા ભૂખ લાગે એના માટે એના માટે કે જેથી ભોજન વખતે સરસ ભોજન લેવાય એને શું કયો ભોગ કે ગુવાર ભોગ પછી પછી શણગાર આવે હે શણગાર શણગાર શણગાર ભોગ શણગાર પછી કરે શણગાર કરે બધું પછી પછી રાજભોગ આવે રાજભોગ એ ખરો મોટો ભોગ હા એ વખતે એવું હોય ને તે મોટું ભૂખ સારી એવી લગાડે અંદર લાગી ગયેલી હોય બરોબર નહીં જે નાખે તે સ્વાહા થઈ જાય બધું અંદર પછી ઉત્થાપન એટલે પછી સુઈ જાય આરામ કરે પછી એમને આરામ જોઈએ આ પચાવવા માટે એટલે ઉત્થાપન એમને ઉઠે ત્યારે ઉત્થાપન હે ઉઠે અને ઉત્થાપન એ જ કઉ છું ને એટલે આરામ આરામમાંથી નીકળી તે વખતે ઉત્થાપન ભોગ આપે એટલે તે વખતે આપણે બપોર કે હવે ચા ચાનો ભોગનો સમય થયો કહીએ ને આપણે ચા ના નાસ્તાનો કરે પછી સંધ્યા ભોગ આવે સંધ્યા ભોગ એટલે કે શયન શયન ભોગ હોય ને પાછો એ પછી એ સ્વયં ભોગ સારી રીતે ભોગવાય એના માટે સંધ્યા ભોગ પાછો એ થોડો હલકો હોય પછી સખડી ભોગ છેલ્લો અને છેલ્લો સખડી ભોગ હા કે એને સુખડી કહેવાય છે હે એટલે સુખ આવે એવી સખડી એમ કે છે એટલે નિરાળતે ભગવાનને ધરાવાય સારી રીતે સુકડી ને ત્રેસઠ પ્રકારના ભોજન હોય એમાં ત્રેસઠ પ્રકારના ભોજન એટલે તો બહુ ઓછા પડે નહીં છોકરાઓ એક એક થી એક ચડે એવા હોય પાછા હા ચાલો આવું છે બોલો સાહેબ અને શિવજી શું કે છે કે મારે તો આ લોકોના ઝેરના પ્યાલા જ ગટગટાવાના હોય આપણે મોકલ્યા જ કરે ને એટલે શિવજી કહે છે કે અમારા દરવાજા બંધ થાય નહીં અને તમારે ઉગાડવાય ના પડે કોઈને વાસવાય ના પડે એટલે કોઈ પૂજારી બુજારીની જરૂર ના પડે જયારે આખા ચોવીસ કલાકમાં જયારે આવે ત્યારે અમારા દર્શન કરી શકે છે એટલે ખુલ્લા હોય કાયમના ખરું કે નહીં એને નિષ્પક્ષપાતી કહેવાય શું કહેવાય નિષ્પક્ષપાતી જીવતા શિવજી હોય આપણે જોઈએ જોઈ શકીએ અને દાખલા સ્વરૂપે આપણી સામે હોય ત્યાં દાદા ભગવાન મહાદેવ સમજાયું હમ મહાદેવ અને એ મહાદેવના સાચવનારા કોણ શિવજીને કઈ રીતે પૂજા દીધી હતી શિવજી શિવજી ભોળા શિવજી કેવા મહાદેવજી ભોળા ના હોય કોઈ દાડો પરંતુ એ ખોટા નહીં તથાસ્તુ કે અને હાચા નહીં તથાસ્તુ કે ખોટાને તું તું ખોટી રીતે છું એવી રીતે તું તથાસ્તુ એટલે હાચા અગર ખોટો પડીશ તારે અમારું તથાસ્તુ કામ નહીં કરે અરે હાચું ખોટું બોલો ને અને હાચા ને સાચી રીતે તથાસ્તુ કે જ્યાં સુધી ખોટો ના પડું ત્યાં સુધી કામ કર્યા જ કરશે વિજયનંદજી આવું સમજાવો છો ને તમે મને ના સમજાવ શિવજી છે મહાદેવજી છે હે કુસુમબેન શું કહો છો કે બોલવાનું ક્યાં ગયું તમારું મોટેથી બોલો ને ઉમંગે શું શીખવાડ્યું કોને હું કઈ જાણું નહીં બસ આટલું હું જાણું છું કે એટલે આટલું મોટું જોણવાનું હું કઈ જોણું નહીં લઘુ ડોક્ટર જેસી કે ને બોલ લઘુ છે મારી તું બોલ તું શું હું મને શું પૂછે તમને કહ્યું એવું બોલ મળતો હું કઈ જાણું નહીં એટલું જ એ જાણતી નથી તું ના હું કઈ જાણું નથી જાણતી તારી બોલું થાય હું કઈ જાણું નહીં એ જાણું તો બોલને મોટેથી હું કઈ જાણું નહીં એ જાણું જાણું નહીં જોણું જાણું હું કઈ જોણું નહીં એટલું જોણું બોલને હું કઈ જોણું નહીં એટલું જાણું બીજું કશું ના જોણું બીજું કશું ના જોણું છોકરાઓ સાચું કે છે આ ચાલો પાણી આપો કોઈ ના લાયા આ લોકો જલપાન ના લાયા કોઈ થોડુંક અશેકું હોય તો બધા સારું પડે અશેકું ભાઈ ચાલો સાહેબ ધમધમાવો કોને પાણી કહ્યું ને પછી તમે મને પેલું ને સાતું મને આ થોડુંક હવે તમને સમજો ને જા તો શું કરું जय सच्चिदानंद मैं दादा का वारस हूँ राही केवल सकता हूँ राही केवल सकता हूँ बोलो प्यारे का वरी भॻवान भगवानू बर برتا میں دادا کا وارث ہوں میں دادا کا وارث ہوں لاہی کے بل سسکا ہی کے بل ہوں بولو پیارے کا بولو پیارے پیاری दादाजी की पाँच ही आज्ञा पालेंगे दादाजी की पाँच We Kaveri Kudui Bandhu வந்த சச்சிதானன் ஜெய சச்சிதானந்த் வந்தன் ஜெய சச்சிதானந்த் ஜெய சச்சிதானந்த வந்தன் ஜெய சச்சிதானந்த் मैं दाता का वारस हूँ मैं दाता का वारस हूँ राही केवल सत्ता हूँ राही केवल सत्ता हूँ बोलो प्यारे सा बोलो पाएंगे जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी स्वपद में रहने की प्यास लगेगी में डूब जाएंगे डूबे भीतर उजाला पाएंगे जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद मैं दादा का वारस हूँ राही केवल सत्ता हूँ बोलो प्यारे का दादा भगवान वारस हूँ राही केवल सत्ता हूँ बोलो प्यारे साथ दादा भगवान वरदे वरदान આવ્યું હતું પહેલા સાચું કહો છો એ ગમે એવું છે સાહેબ કઈ સુધી છે આજે ક્લાસ અત્યારે આપણે સાડા અગિયાર સુધી એટલે પંદર મિનિટ છે આપણી પાસે એટલે અમારે પંદર મિનિટ ક્લાસ ભરવાનો છે ના દાદાજી આપને આ ક્લાસ કોણ ભરે છે હે કોણ ભરે છે ખ્યાલ ના આવે ક્લાસમાં જનારા ક્લાસ ભરે કે ક્લાસ લેનારા ક્લાસ ભરે બંને હે બંને મુખ્ય ક્લાસમાં ક્લાસ લેનારાનો મેઇન ક્લાસ છે આ એટલે સમજી ગયા છોકરાઓ ઉત્તરી સમજો જરા એટલે શિક્ષક અને વિદ્યાર્થી સાચી રીતે શિક્ષકને વિદ્યાર્થી પણ હોય ક્યારે કે શિક્ષક એમના દિલથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની જેની જેની જુદી જુદી બુદ્ધિ પ્રતિભા છે એમાંથી બધાને સુખ આપી શકે એવું જે દરેકનું બુદ્ધિનું પ્રકાશનું પ્રદાન છે એ શિક્ષક સમજી સમજી લે વિદ્યાર્થીને ખબર ના પડે અને વિદ્યાર્થી ગુરુજી પાસેથી શિક્ષક પાસેથી પ્રકાશ અંધારામાં પ્રકાશ પ્રાપ્ત થાય અંદરથી એવી બુદ્ધિ થઈ જાય એવા પ્રકાશવાળી કે જેથી એનું ભલું જ કર્યા કરે પોતાનું પોતે પોતાની બુદ્ધિથી એવું એ શિક્ષક શિક્ષકમાંથી શીખવા માટે બધી રીતે આમ અદબથી રહે કે અદબથી રહે કે નરમાઈથી રહે બોલો નરમાઈથી નહીં નરમાઈ નરમ રહીને શું કહ્યું બોલો ને એટલે ઊંચા માથે નહીં નીચા મનથી શું કહ્યું નીચા મનથી રામ સાહેબમાં શીખવાડો એવી રીતે નહીં સાહેબ એને નીચું કહેવાય સમજાય કે નહીં તો શિક્ષકને ગુરુજી વિદ્યાર્થી એમને શિક્ષક તરફથી એમનું બધું ખેંચી લે એમને જેટલું જાણતા હોય તે અને શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી છુપું અંદર મેળવી લે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી બેનો સાચો સંબંધ કહેવાય બરોબર સમજ્યા તમને એવા શિક્ષક ગમે હે બોલો ને તમે એમની પાસેથી શીખવાનું મને એવા ગમે ને તમે એમને શીખવાડો એવા ના જોઈએ ને હે પણ છાના માના અમારી પાસે શીખી લે તમે શું કરીએ સાહેબ ને પૂછો તમે છાના માના શીખી લો છો અમારી પાસેથી પૂછો ખરા સાહેબ કોને કે સમજાવો ને એટલે કોક બોલો સમજાવો સાહેબ છોકરાની લો છોકરાઓની લિટલ લેટ દેન નેવર હા better late better late than never છોકરાઓ પાસેથી પણ ઘણું શીખવાનું મળે છે એમની જે નિખાલસતા અને નિર્દોષતા હોય છે એ બહુ અસર કરી જાય છે અને એ શીખવા જેવી એક વસ્તુ છે અને જેવો ક્લાસ થતો કે તરત જ પ્લે વાલ્યુ પ્લે શરૂ થઈ જાય ક્લાસ <laughs> પત્યો નથી કે તરત જ બધું ઊંચું અને ગણતી વખતે ભણવામાં અને રમતી વખતે રમવામાં એ સાચું એક્ઝેક્ટ આખું એમનું જોવા મળે છે હવે તમને કહું બાળકો વિદ્યાર્થીઓ તમને આ તમારા ગુરુજી કે શિક્ષક બંને રીતે તમને કેવા લાગે છે સાચું કોને નિર્દોષ જેવા દેખાય છે હે નિખાલસ એટલે શું અંદર અંદર જુદું બહાર જુદું એવા નહીં કો પણ અંદર ને બહાર એક જ તો નિખાલસ કહેવાય કે નહીં હે અંદર જુદું હોય અને બહાર જુદું હોય તે કેવા કહેવાય શેતર નારા જે બોલે છે તમને કેવું ગમે અંદર જુદું રાખીને બહાર જુદું રાખવાનું ગમે તો કેવું ગમે અરે બાપરે તો આજે શું કરીશું હવે સત્સંગ તો થવા મળ્યો ટાઈમ અને ચિઠ્ઠીઓ તો આટલી બધી આવી છે પાંચ દસ મિનિટમાં બતાવી દઈએ લાવો એક એક ઝટપટ એક એક આપતા જાઓ હવે તમે બધું પૂછ્યું છે એ હું તરીકે લઉં છું આપણે પ્રજાપતિ નેહલ નેરલ લખ્યું છે ને એ બોય અમદાવાદથી ભાઈ આવ્યો છે અને પૂછે છે કે અક્રમ વિજ્ઞાન એટલે શું અને સામાયિક એટલે શું આ કાલે સત્સંગ હતો તું સત્સંગમાં થઈ ગયો હતો તું કાલે આ સમજાવ્યું તું સામાયિક અને અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન એટલે હું નેરલ કે નેહલ નેહલ હું નેહલ છું તે અંદરથી મારે નેહલ રૂપે કેવી રીતે જીવવાનું છે કે હું કોઈને દુઃખ મારાથી ના થાય શું કહ્યું બોલ એવી રીતે અંદરથી કેવી રીતે જીવવું બોલ અને નિહળના શરીરથી બોલ બાર બધાને નિહળથી કોઈને દુઃખ ના પહોંચે એવી વાણીથી બધા જોડે રહું એ વાણીથી બધા જોડે રહું એ અક્રમ વિજ્ઞાન એ અક્રમ સમજાયું ને અને એમાં કોઈને દુઃખ થાય તો અને એમાં કોઈને દુઃખ થાય તો એ મને ખબર પડે મને ખબર પડે વાણીથી દુઃખ થયું છે મને વાણીથી દુઃખ થયું છે તો એ ભૂલ અંદર સુધારી લેવી એ ભૂલ અંદર સુધારી અને હવે એવું દુઃખ કોઈને નહીં પહોંચાડ્યું એવી વાણી મારી હોવ અને હવે કોઈને દુઃખ નહીં પહોંચાડે એવી અને એના માટે અને એના માટે હે દાદા ભગવાન હે દાદા ભગવાન મહિલા દાદા ભગવાન મહિલા દાદા ભગવાન નિયલને શક્તિ આપજો નિયલને શક્તિ ફરીથી આવી ભૂલ ના કરે ફરીથી આવી ભૂલ ના બોલવામાં બોલવામાં એ આવી ગયું હા લા બીજું જા દાદા ભગવાન કેમ ભારે કરીએ એવું કે છે કે ચેતો ચેતો કામ કાઢી લેજો એમાં આ ખારવા જીમેશ કે જીનેશ કઈ ગયો તું ખંભાતથી આવ્યો છું સારું તો દાદા ભગવાન વારે ઘડીએ એટલે કે એ હતા ત્યારે આ એમ પટેલ રૂપી દેહથી જીવતું દેહ જીવતો હતો ત્યારે એવી રીતે બધાને ચેતવતા હતા કે ભાઈ કામ કાઢી લેજો એ કઈ મોટેથી બોલતા નતા પણ જ્યારે સત્સંગ થાય ત્યારે કોઈ પૂછે હતા કે કામ કાઢી લેજો બસ આટલું જ કહેતા હતા કામ કાઢી લેજો એટલે શું કે માસ્તર શીખવતા હોય અને દિલવાળા હોય અને તમને ખૂબ ગમતા હોય સમજાયું ને તમારા દિલને પણ સંતોષ આપતા હોય તમારા મનને પણ સંતોષ આપતા હોય એવા માસ્તર હોય ગુરુજી હોય સમજાયું અને પરમ ગુરુજી હોય તો પરમ ગુરુજી એ દાદા ભગવાન કહેવાય સમજાયું એમને સદગુરુ કહેવાય કેવા બોલો સદ સદ એટલે કાયમનું સદ એટલે કાયમ કાયમનું સુખ આપવા વાળું કાયમનું સુખ આપવા એવું નિમિત્ત એવું નિમિત્ત એમને સદ ગુરુ કહેવાય એમને સદગુરુ કહેવાય એટલે સત શબ્દ છે એનું સદ થઈ ગયો સમજાય છે કે નહીં હા સમાસ કરે તેવી રીતે એટલે દાદા ભગવાન જેવી ચેતવતા હતા એટલે જ્ઞાન તને જ્ઞાન લીધું છે એટલા માટે અંદર તારી અંદર તને ખાતરી થઈ ગઈ કે હવે મને પક્કી ખાતરી થઈ ગઈ છે એને શું કે છે પ્રતીતિ બોલ એને પ્રતીતિ બીજો અર્થ શું શ્રદ્ધા બોલ બોલ શ્રદ્ધા અને એનાથી બીજો અર્થ બોલ ને ખાતરી દર્શન દર્શન હા પ્રતીતિ કહેવાય સમજાયું એટલે આપણે વ્યવહારમાં શ્રદ્ધા શ્રદ્ધા બોલીએ છીએ ને તે શ્રદ્ધા મૂળ આપણી કાયમની હોય એવું શ્રદ્ધાનું ભંડાર એ આખી શ્રદ્ધા આપણને પ્રતીતિ સ્વરૂપે ખુલ્લી થઈ જાય અને પછી હું શુદ્ધ આત્મા છું પાકું થતું જાય હવે સમજાય છે અને જેટલું પાકું થાય પછી ત્યાં આગળ અનુભવ થતો જતો જાય પાછો એટલે અનુભવ અંદરથી ખીલતો જતો જાય સમજાય છે અને ખીલતા જતા અનુભવમાં અંદરથી કારણ સ્વરૂપે નવું સર્જન થતું જાય કે જે આપણને મુક્તિ અપાઈ દે કમ્પ્લીટ હવે સમજાયું એટલે ચેતો ચેતો કહેતા હતા લાવો જલ્દી પ્રકાશ કોણ છે મારું નામ ના ના પ્રકાશ નહીં યતિક યતિક કે કઈનો છું વડોદરાનો છે મારો પ્રશ્ન છે કે જ્ઞાન મળે ત્યારે પ્રકાશ પડે છે આ પ્રકાશ ઉત્પન્ન ક્યાંથી થાય છે બીજાને દેખાતું કેમ નથી હા તે જે સ્વયં પ્રકાશ છે શું કહ્યું બોલ જે સ્વયં પ્રકાશ છે અને અને આખા શરીરને આખા શરીરને અંદરથી ને બહારથી અંદરથી ને બહારથી પ્રકાશી શકે પ્રકાશી શકે અને શરીરના બધા વ્યવહારને અને શરીરના બધા વ્યવહારને સંબંધોને સંબંધોને શરીર સ્વરૂપે શરીર સ્વરૂપે પ્રકાશી શકે પ્રકાશી શકે એવો એવો સ્વયં સ્વયં સ્વપ્રકાશ સ્વપ્રકાશ એને પ્રકાશ કે એટલે એવો પ્રકાશ જે શરીરમાં પ્રગટ ખુલ્લો થઈ ગયેલો હોય તે શરીર પછી એ એક માધ્યમ બને શું બને માધ્યમ કે જેથી અંદર ખુલ્લો થયેલા પ્રકાશથી જેમને પ્રકાશ નથી ખુલ્લો થયો અંધારું છે એમાં એ પ્રકાશનું બીજ પડી જાય પ્રકાશ ખુલ્લો થતો જાય સમજાયું ને અને ખુલ્લો થયેલા પ્રકાશથી પોતાનું શરીર અંદર બહારથી પ્રકાશતું જતું જાય એટલે દેખાતું જાય જણાતું જાય શું કહ્યું દેખાતું જાય ને જણાતું બોલને દેખાતું જાય અને જણાતું જાય દેખાતું જાય અને જણાતું જાય દેખાતું જાય અને જણાતું જાય જે દેખાય જે દેખાય તે જ જાણી શકાય તે જ જાણી શકાય ના દેખાયેલું ના દેખાયેલું જોણી ના શકાય જાણી ના શકાય જોણી ના શકાય જોણી ના શકાય સમજો તને સમજણ પડી આ વાત હે એટલા માટે તો કે છે કે સી એન્ડ લર્ન શું કે છે શીખવાડે છે ને બાળ મંદિર બધામાં જુઓ તેવું શીખો એવું શીખવાડે છે ને જેવું જોશો તેવું શીખશો સિગરેટ પીનારા અને સિગરેટ પીલો જોશો બી તો સિગરેટ પીતા તમે જોઈ લે સમજી શકો એટલે પછી તમારા પહેરી જશે ના પીનારા જોશો તે ના સિગરેટ પીનાર દેખાશે તમારામાં એવું ખુલ્લું થશે સમજાયું જેવું જોશો તેવું થશો જાણશો તમે કે હા છે સમજાયું આવું છે બધું અને આવું પ્રકાશ છે જ્યાં આગળ એમનાથી તમને પ્રકાશ પડે એટલે પ્રકાશથી પછી તો એના સ્વભાવથી જોવાય એટલે પોતે સ્વયં પ્રકાશથી જોવાય સમજાયું એમાં ભૂલ ના કરે પછી તો ઠોકર નહીં વાગે સમજાયું ને ચાલ જાઓ હવે આ કોણ આવ્યું શેઠ આશુતોષ કરજણથી દાદાશ્રી કઈ ઉભો થા જ્ઞાન લીધું છે કે દાદાશ્રી મને એ નથી સમજાતું કે આપણે આ પૃથ્વી પર શા માટે આવ્યા અને તેનું કારણ શું ભાઈ એવું છે કે આપણે ભારવાળા થઈને આ પૃથ્વી પર આવેલા છીએ લગનવાળા તું સમજ્યો કે આપણે પૃથ્વીને આપણો ભાર વહેવો પડે છે તને સમજણ પડે છે તે સારું કહેવાય જે પૃથ્વી આપણને આપણી થોડી મહેનતે કેટલું બધું અનાજ આપે છે વાઈએ છે તો બીજ અને બધું કેટલું બધું અનાજ આપી દે છે એવી એને માતા કહેવાય પૃથ્વી માતા શું કહ્યું પૃથ્વી માતા બોલ ને પૃથ્વી માતા આપણે માગીએ થોડું આપણી માતાઓ છે ને બધું આપી દે હા ભાઈ લે લે લે શું કરે કે બોલ ને આવો આવો આવો શું વાત કરો છો કેમ પગે શું થયું છે અચ્છા આવીએ છીએ આજે રખાય એટલે અડધો કલાક આરામ કરવો પડશે ને કલાક આવું કે ના આવું કે આવું જ પડે અમારા ઉત્તમ છે અમારે આવું બોલ્યા શું પછી પ્રેમથી જવું પડે હવે ઉત્તમ બી છે ને આવ્યા છે ને ઘેર તું સમજ્યો ભાઈ હા એટલે આ પૃથ્વી ઉપર આપણો ભાર હલકો કરવા આવીએ પૃથ્વીનો ઉપર સમજાયું એટલે જન્મવું પડે એટલે આ જન્મવું મરવું એમાં હોઈએ ને એટલે ભાર વધતો જાય પણ જન્મવા મરવામાંથી છૂટી જઈએ સમજાયું એટલે અત્યારે આટલા આપણે છીએ ત્યારે એમાં પછી ભાર હલકો થઈ જાય એવું આપણે બીજ પડે અંદર સમજાય છે તને ચલાવો છે પ્રકારના જમે لنڈن لنڈن اچھا گاؤں امیش بھائی لندن بادرن سے میری بادرنگ نہیں હા રેમલિંગ છે પછી ભાદરણ મારા લાભ આપે છે ભાવિન સ્વામી ત્યારે ત્યાં ભાદરણ આટલું સારું થયું બધું સારું થયું ઉત્તમભાઈ ગમ પેલું ગમ તરફ જોવે છે સમજાયું ને હા ગમ તરફ જોઈ શકે કે દેશ તરફ જોઈ શકે એ તો જોવાય નહીં કે મારો દેશ છે મારી માતૃભૂમિ છે સમજાયું હા બહુ على القوة إلى عم بدخل بيسأل كل كده بيسوس كتزوج اه એટલે કેવળ આ રાણા હિતેશ પૂછે છે સુરતથી છઠ્ઠા સ્ટાન્ડર્ડમાં છે છઠ્ઠા ધોરણમાં છે કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાયની આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી આ વાક્ય થોડી સમજ આપવા વિનંતી આ ક્યાં વાંચ્યું તે સવારે દીવો કરીએ ને ત્યારે પ્રાપ્ત વિધિમાં પ્રાપ્ત વિધિમાં બોલાય છે ખરું પણ આ સાથી બોલાય છે ખબર છે કે આ જગતની વિનાશી ચીજની બધી લાલસા છે લાલચો છે સમજાયું અને એનાથી આપણે ખેંચીએ છીએ એટલે આપણે જન્મવું પડે છે અને પાછું એમાંથી નીકળવું પડે છે પાછું શાના માટે નીકળીએ છીએ જઈએ છીએ તો કે પાછું આવવા માટે જન્મવા માટે એટલે આ લાલસા શું કહ્યું લાલચ લાલચ ઈચ્છાઓ ઈચ્છાઓ આવું બધું છે એવી આવી રીતે હોય કે જે આપણને મળે મળે મળે કે જે આપણી પાસે ટકી ના શકે પણ જતું એ રહેવું જતું રહેવું મળે ત્યારે એવું થાય અને એમાં હવે રહે છે તે કુદરતથી તો જે શરીર જીવવાનું છે ત્યાં સુધી મજા જ કરવાનું છે પણ એમાં હું મારે રહેવાનું નહીં આપણે એટલે આવી ભાવના કરવી પડે મારે એટલે મને લખ્યું છે ને એ મારી ભાવના એટલે કે આ શુદ્ધ અનુભવ શુદ્ધ આત્મ અનુભવ સિવાય કેવો આત્મા શુદ્ધ એટલે પ્યોર કે ઇમ્પ્યોર પ્યોર હા અને પ્યોર કેવો પ્યોરેસ્ટ પ્યોર કેવો પ્યોરેસ્ટ ખરું કે નહીં હા એવો એનો અનુભવ થાય એ સિવાય હવે આ લાલચોથી ઈચ્છાઓથી લાલસાથી બધી કોઈ પણ રીતે મને એ ચીજો ખેંચે નહીં કે જે જન્મવું મરવું પડ્યા કરે એમાંથી છૂટી જવાય એવી કોઈ પણ વિનાશી ચીજ જે આપણી પર ટકી શકે નહીં એવી એ મને ખપતી નથી શું કહ્યું એ મને ખપતી નથી જોઈતી નથી એમ નહીં ખપતી નથી ખપતી નથી ખપ સાથે લાલચોથી ખપ રહ્યા કરે છે બધો ખપતી નથી એવું આપણે અંદરથી ભાવ કરીએ છીએ શું કરીએ છીએ એવું આપણે અંદરથી ભાવ કરીએ એટલે ભાવ એટલે હૃદયની પ્રાર્થના શું કહ્યું ભાવ એટલે હૃદયની પ્રાર્થના એ અવશ્ય ભગવાન સાંભળે જ એ અવશ્ય ભગવાન સાંભળે એની સમજ છે જા દાદા ભગવાન અને મને શક્તિ આપજો આવી રેવાય આવું રેવાય એવી હિતેશ ખંભાત ના કીર્તેશ શિવનું સ્વરૂપ એ જ કલ્યાણ સ્વરૂપ છે શા પરથી કહી શકાય શિવનું સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ છે શિવ શબ્દ સંસ્કૃત શબ્દ છે શું કહ્યું શિવ શબ્દ સંસ્કૃત સ્વરૂપ છે તું શબ્દકોશમાં ગુજરાતીમાંથી જો શિવ શબ્દનું અર્થ સમજીશ તો એમાં લખ્યું હશે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ શિવ એટલે કલ્યાણ સ્વરૂપ હે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ કોઈને બીવડાવા સ્વરૂપ નહીં કોઈને બીવડાવવા સ્વરૂપ નહીં કલ્યાણ સ્વરૂપ પણ સ્વરૂપ એને શિવજી કહેવાય એને શિવજી કહેવાય અને એટલા માટે શિવનું સ્વરૂપ એ કલ્યાણ સ્વરૂપ છે અને માણસોમાં જ એ દિલથી આપણે આપણો શિવભાવ છે ને એ દિલમાં હૃદયમાં છે સમજાયું અને માથામાં બુદ્ધિનો ભાવ છે બધો શું કહ્યું માથામાં બુદ્ધિનો ભાવ છે આવી રીતે છે એ બુદ્ધિનો ભાર શિવજી આગળ સમર્પિત લો શું કહ્યું દિલમાં શિવજી આગળ શિવ ભાવ આગળ કોઠિયા જેવો કોઠિયા જેવો બોલ ને કોઠિયા જેવો અને કાચબા જેવો અને કાચબા જેવો રહીને રહીને માતાજી પણ માતાજી શક્તિથી શક્તિથી શક્તિની ભક્તિથી શક્તિની ભક્તિથી શક્તિઓ માગે શક્તિઓ પ્રાર્થના માગે પ્રાર્થના માગે અને અને શિવજી પાસે શિવજી પાસે શિવજી પાસે કલ્યાણ દ્રષ્ટિ માગે શિવજી પાસે કલ્યાણ દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ માગે કૃપા દ્રષ્ટિ આવી પ્રાર્થના કરવાની ના સમજો સમજો લાલો માય ડિયર દાદાજી આ કોણ લખનારો છે ઉભો થઈ જા અમારે કોણ કઈ છે ડિયર દાદાજી કઈ છે મારા દાદાજી છો ને બોલને પણ તમે મારા દાદાજી છો ને તમે મારા દાદાજી છો તારું ભલું થાય હું ડિયર કઈ થઈ ગયો હે ડિયર તો તારી ફ્રેન્ડ થાય તારી ફ્રેન્ડ છે નથી હા બુડાયો છોકરો વાય ડઝ પાર્વતી માતા stand behind and not in front of Shivji Shivji હોય એમની પાછળ શક્તિઓ હોય શક્તિ એને શિવ શક્તિ કહેવાય એટલે પાર્વતી માતાજી એ શિવની શક્તિનું સ્વરૂપ છે શું કહ્યું સ્વરૂપ છે બોલને શિવજી પાર્વતી માતા શિવજીની સ્વરૂપનું સ્વરૂપ છે હવે શિવજી શું કહેવાય એ હૃદયનો ભાવ કહેવાય હૃદયનો ભાવ હાર્ટી પ્રેયર કહેવાય હાર્ટની પ્રેયર કહેવાય હાર્ટી પ્રેયરથી જીવવા માટે બોલને હાર્ટની પ્રેયરથી કહેવા માટે એના માટે એના માટે શિવજીના મંદિરમાં જઈને શિવજીના મંદિરમાં જઈને શિવજી પાસે શિવજી આવી શક્તિ માંગવાની આવી શક્તિ માંગવાની જે શક્તિ આપવાનો અધિકાર જે શક્તિને આપવાનો અધિકાર પાર્વતી માતાજીને છે પાર્વતી માતા પાછળ રહી પાછળ ગઈ એ શિવજીમય થઈ ગયેલા હોય એ શિવજીમાં થઈ ગયેલા એક થઈ ગયેલા હોય એ થઈ ગયેલા એટલે شی جی محنت کرایا وغیرہ شیو جی نے محنت کرا شکتی واپ کرے محنت نہ کرے شیو جیو بول محنت نہ کرے شیو جی ہاں مرس مجوری کرے شیو جی نہ کرے لوگ دنیش ہے سمجھی گیے ممجھ سیخوارجیے ہم نے કોણ દાદા ભગવાન નસીમ છે મારું નામ નિમિત્ત છે હું કરજન થી આવું છું એટલે ઉભો થઈ જા તે જ્ઞાન લીધું છે કરુણાના સાગર પરમ પૂજ્ય કન્નદાજી નિમિત્ત તેના જય સચ્ચિદાનંદ આજે હું સૌ પ્રથમવાર પ્રશ્નો પૂછવા જઈ રહ્યો છું મને મારી બુદ્ધિ એટલી બધી હેરાન કરે છે કે તમને પ્રશ્ન પૂછવા નથી દેતી નટકાવે છે પરંતુ આ તો માત્ર તમારી કૃપા પરિણામ સ્વરૂપે આજે હું મારામાં એક નૈતિક હિંમત ઉભી થઈ છે કે જેથી હું આજે આ પ્રશ્ન કાગળ પર લખી રહ્યો છું દાદાજી મેં જ્ઞાન લીધું છે પરંતુ મારા પ્રમાદને કારણે પ્રમાદ એટલે શું આળસ આળસ મારા પ્રમાદને કારણે મારાથી પાંચ આજ્ઞા બરાબર પાડી શકાતી નથી તો એ નિમિત્ત નિમિત્ત તું જાણું તો ખરું ને કે આ નિમિત્તથી પાંચ આજ્ઞા પડાતી નથી પડાતી કે પડાતી ભરત બોલ ભાડાતી હા બોલતો નથી ભોગતું એને પ્રતિક્રમણ થતો નથી એક એકદમ ખબર છે ને કે આ નિમિત્તથી પ્રતિક્રમણ થતા નથી હા ખબર સારું દાદાજી મને માફ કરજો એ તો માફ કરીએ કારણ કે માફ કરવું મારો ધર્મ છે શું કહ્યું માફ કરવું આપણો ધર્મ છે અને ભૂલ કરવી એ માણસનો ધર્મ છે અને ભૂલ કરવી ભૂલ કરવી એ માણસનો ધર્મ છે એ માણસનો ધર્મ છે હા માણસ માત્ર ભૂલને પાત્ર લખને માણસ માત્ર ભૂલને પાત્ર પરંતુ પરંતુ હું તો હું તો માફ માફી આપવાનો અધિકારી હું તો માફી માફ કરવાનો મારો ધર્મ માફ કરવાનો મારો બીજું કોઈ માણસ તરીકે ન જોણવું શું કહો છો હા એ દિલથી પાછું હા જ્યાં ઉઘાડી માફી મગાતું ઉઘાડું અને આ આડો છે તહમદવાનું અંદરથી માફી માગી લેવાની એને કહે નહીં તો બધું આપણને માથું ન માને તો પછી તપલી મારે હા એવું કહ્યું એને ઓળખી લેવાનો મને માફ કરજો અને મને તમે ખખડાવજો હા મેં ખખડાવ્યો તમે જા વાત કરો કે મને જા બધું કર અને પાંચ આજ્ઞાનું ઇમ્પોર્ટન્સ સમજાવો પાંચ આજ્ઞાનું ઇમ્પોર્ટન્સ એ જ કે આપણે આ પાંચ આજ્ઞા જોડેલી પાંચ આંગળીઓ જોડેલી છે રહે છે એટલે બધા હાથથી કેટલું બધું કામ થાય છે એમાંથી એક આંગળી છૂટી પડે તેટલું કામ ઓછું થાય સમજાય છે અને એક જ બધી એક જ આંગળી રહે તો બહુ જ ઓછું થાય કામ પણ પાંચે પાંચ સાથી હોય તો કેટલું બધું થાય કામ બહુ બધું એવી રીતે અંદરથી આપણે આ મનથી વાણીથી ને કાયાથી એક સ્વરૂપે આપણે જીવી શકીએ એટલા માટે પાંચ આજ્ઞાનું મહત્વ છે સમજાયું એ પંચ આંકડો બહુ મહત્વનો છે બહુ પવિત્ર છે પાંચનો આંકડો સમજો કે નહીં દાદા ભગવાનના અસીમ જે ગણો ઓમ રીમ દાદા ભગવાન શરણ આ કોણ છે કૃણાલ ગણતી કરજનથી આવેલો છે બોલ ઉભો થા ટેગ જ્ઞાન લીધું છે મને જેમાં રસ છે તેથી એ વિશે ઊંધું કોઈ બોલે તો મને બહુ ગુસ્સો આવે અને મને ટીવી જોવાનો રમવામાં અને જ્યારથી ધોરણ દસની પરીક્ષા પતી ત્યારથી મેં મારા માતા પિતાને મોબાઈલની જીત કરું છું તો આ બધી વાત પર કોઈ કશું ખરાબ બોલે તો મને બહુ ગુસ્સો આવે છે તો ગુસ્સો ઓછો કરવા માટે શું કરવું અને આ રસ વધારે પડે છે તો તે ઓછો કરવા શું કરવું તો કે દાદા ભગવાનનો અસીમ જે જયકારો કરવા અને દાદાને અંદરના આપણી અંદરના દાદા છે એમની આપણી ભક્તિ કરી લેવી શું કહ્યું બોલ કૃણાલ દાદા ભગવાનના જે મહિલા મહિલા બોલ મહિલા મહિલા મોયલા બોલ મોયલા દાદા ભગવાન ભગવાનને દાદા ભક્તિ કરી લેવી ભક્તિ કરી અને એમની પાસે શક્તિઓ માગવી અને એમની પાસે આવો રસ ઓછો થઈ જાય એવું કૃપા કરો આવો રસ ઓછો થઈ જાય તેવી અને આવા રસમાં હું ખેંચી જઉં છું કોઈ વડે તારે એમને ગુસ્સે થઉં છું અને આવા રસમાં ખેંચી જઉં છું ત્યારે કોઈ લડે તો હું ગુસ્સે થાઉં છું તેવો મારો ગુસ્સો ઓછો થાય તેવો મારો ગુસ્સો ઓછો થાય અને અને વડનારને વડનારને ઉપકારી તરીકે જો ઉપકારી તરીકે જો કે જે મારા પર ઉપકાર કરે છે કે જે મારા પર ઉપકાર કરે છે જેથી આવો મારો રસ ઓછો થાય કે જેથી મારો આ ઓછો થાય એવી રીતે ઉપકાર રીતે જોવું એવી કૃપા કરજો એવી રીતે ઉપકાર રીતે જોવું એવી કૃપા કરજો સમજી ગયો કરીશ કે નહીં કરીશ રજા મીઠા પરા કૃણાજી મીઠા પરા કૃણાલ કૃણાલ છે કૃણાલ કૃણાલ મીઠા પરા સરનેમ છે તો બરોબર છે કઈ ઉભો થા ભાઈ હા ખરો ખરો ખરો પ્રશ્ન બધા જ ભગવાનને મુગટ પહેર્યું છે તો દાદા ભગવાને કેમ નથી પહેર્યો આપણે બધા ભગવાને મુકટ પહેર્યો છે એવા બધા ભગવાનો ઓળખીએ છીએ એ વાપર્યા ભગવાનો છે કેવા વાપર્યા ભગવાનો અને કળિયુગમાં પણ ભગવાન ખુલ્લા થાય એમને કલકી ભગવાન કે છે શું કહ્યું કલકી ભગવાન કહે છે કળિયુગમાં કળિયુગમાં એટલે કે અંધારામાં એટલે કે અંધારામાં પ્રકાશ આપે એવા પ્રકાશ આપે એવા એવા ભગવાન એવા ભગવાન એમને કલકી ભગવાન કે છે એટલે એમને કલકી ભગવાન કહે છે કલકી એટલે કલકી એટલે કળિયુગના કળિયુગના હા કળિયુગ એટલે કળિયુગ એટલે આખા દાડામાં આખા દાડામાં આપણને આપણને કઈ ચેન જ ના પડે આપણને કઈ ચેન જ ના પડે કળ વરે નહીં આપડી કળ હરે નહીં આપડી એવો વખત એવો વખત એવા શરીર વાળું એવા શરીર વાળું એને કળિયુગ કયો એને કળિયુગ કયો સમજ્યા હા અને દાદા ભગવાને મુગટ કળિયુગના પ્રમાણનો પહેર્યો છે એ દ્વાપરીઓ નથી પહેર્યો શું કહ્યું બોલ ને તેમણે વાપર્યો મુંગટ પહેર્યો નથી અને તેમણે કળિયુગનો મુંગટ પહેર્યો છે કળિયુગનો મુંગટ કેવો હોય તો કે કાળા રંગનો કાળા રંગનો કળિયુગ અંધારો છે ને એટલે કાળા રંગનો હોય અને એવા મુગટ સાથે પોતે અહીંયા એમનું પ્રકાશવાળો મળી હોય એને બધા પ્રકાશ આપે હમ આવું છે સમજાયું કે નહીં ના સમજાયું હા બસ તે કાળા કાળા મુગટવાળા નથી જોયા દાદા ભગવાન બસ તાર સમજી લે ચાલ શૈલેષભાઈ સારું પૂછે છો છોકરાઓ આ આટલા દાડા છ દાડાથી આ શિબિર ચાલે છે સવારનો છોકરો બુદ્ધિથી આવ્યા છે અને દર વર્ષે તો આવી એક કઈ ભાદરણમાં કેટલી કરો છો એક કારણ કે બધા બધે જવું પડે છે ને એમને તો એટલે ભાદરણમાં એક શિબિર થાય છે તમે જોધપુર ગયેલા તિવરી એક વખત જઈ આવો આ ગરમીમાં નહીં જવાય નહીં તો ભાઈ કઈ કહો સમીર હે બે દિવસ લઈ જાઓ પણ કઈથી કેવી રીતે લઈ ટિકિટ મળશે આવે તો ગાડીમાં જાઓ ને ફરતા કરતા મજા આવશે તમને જાઓ અહીંથી અમદાવાદ તો કલાક અને ત્યાંથી બીજા કેટલા પૈસા છ સાત કલાક સાત આઠ કલાક હું પહોંચી જશો વચમાં મજા કરતા જાઓ ને પહોંચી જાઓ અને બે ધરમ પાછા આવતા રહો તું પાછો આવજે જોડે તારે તો કંપની આપવી જ પડે ને એમનો એડીસી છું ખરું કે નહીં રાજેશ જશે ને જોડે વળી સાથી હોય તો જોઈએ જવું પણ તે પટેલ વત્સલ રાજેશભાઈ ગામ વડોદરા એટલે વડોદરા ગામ છે સારું સારું જોડે લગ્યા ધોરણ અગિયારમાં તું ગામ વડોદરા ગામ કહીશ તો પછી મુશ્કેલી થઈ જશે હો પાટણ શહેર જોયું પાટણ શહેર જોયું સુરત ગામ કે પેલું બાજુમાં કયું છે સુરત વાળા સુરત વાળા નવા હતા ત્યાંના સચિન સુરત ગામ જોઈએ તમારે પૂછ્યું એમને ગંગેશ સાહેબે કે સચિન શહેર જોઈએ તો કે ગામને શું કરવાનું શહેર જ માગી લેવું ને તો સચિન શહેર માગ્યું તો જુઓ ભાઈ ગયા પેલા હોશિયાર છે ને તેના દોરિયાઓ અને હું અમુક પડવાની આમ માખો કોણ એને નક્કી કરવાનું હતું એને બધું જોઈતું હતું તે સમજાયું આવું થયું કે સુરતની પુણ્યયાત્રા બચી ગયું આપણે ઓમ પરમેશ્રી ભગવંતોમાં કયા કયા ભગવાન આવે ઓમ પરમેશ્રી એટલે આપણે વચમાં સિમંદર સ્વામી ભગવાન છે એમના ભંગવાનો આવી જાય એ ના આવે પરંતુ એમની બે બાજુ છે ને વાસુદેવ ભગવાન છે વિષ્ણુ ભગવાન અને શિવજી ભગવાન એ બેવના ભગવાનો એટલે કે દેવો છે દેવો એમના રક્ષણ કરતા એ ધર્મના એ બધા બંને આવી જાય સમજાયું એટલે એમના સ્વરૂપો આવી જાય વિષ્ણુનું અવતારી સ્વરૂપ અત્યારે કૃષ્ણ ભગવાન છે અને શિવજીનું અવતારી સ્વરૂપ અત્યારે દાદા ભગવાન છે શું કહ્યું દાદા ભગવાન અને દાદા ભગવાનમાં તો ઓમ પરમેશજી સ્વરૂપે આવી ગયું અને પંચ પરમેશજી બે બધું જ આવી ગયું એટલે કોઈને ભેદ જ ના પડે પછી ઝઘડો જ ના થાય અંદર સમજાયું એટલે ઓમ પરમેશજીમાં બે આવે એટલે એમાં ઋષિ મુનિઓ બધા હોય ને એ આપણા બધા એમાં આવી ગયા એ પછી દેવો થયેલા હોય સમજાય છે કે અને પંચ પરમેશ્વરી ભગવતો કયા ભગવાન આવે તો કે સિમંદર સ્વામીની ભજના કરતા હોય મુક્ત થયા હોય જીવ જીવન સાથે એટલે જીવમુક્ત અંદર દશાથી જીવતા જતા હોય સમજાયું ને એવી અંદર સમજણ પડી ગયેલી હોય પાકું થઈ ગયેલું હોય એવું હોય તારે એમના માટે એ સિમંદર સ્વામી ભગવાનની પૂજા હોય કે જેમની સાથે પાંચ ભગવંતો આવે તો પંચ પરમેશ્વર ભગવંતો કયા તો કે નમો હરિહંતાણમ બોલો નમો હરિહંતાણ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો નમો વજ્રાયાણમ નમો નમો લોહી સબસાવણમ નમો લોહી સબસાવણમ આ પાંચ ભગવંતો આયા સમજાયું ને પણ આપણે સંસારમાં રહેવાનું એટલે કે એસો પંચ નમુકારો એટલે આ પાંચ નમસ્કાર બોલો ગુજરાતી બોલો ને આ પાંચ નમસ્કાર આ પાંચ નમસ્કાર બધા બધા પાપોને પાપોને નકારાત્મકતાઓને નકારાત્મકતાઓ શંકાઓને શંકાઓને કુશંકાઓને કુશંકાઓને આડાઈને આડાઈને અને અટકણોને નાશ કરનારા છે નાશ કરનારા છે એટલા માટે એટલા માટે એનું પઠન કરું છું એનું પઠન કરું નમસ્કારનું હવે સમજાયું એમ જ નમો સિદ્ધાનમ છે તે આપણા બધાને માટે છેલ્લું આપણું ધ્યેય છે છેલ્લામાં છેલ્લો ગોલ છે સમજાયું ને જે ગોલ એટલે કાયમનો હોય શું કહ્યું જે ગોલ એ બોલો હોય જે ગોલ એ નો હોય કાયમનો હોય કાયમ કાયમનો હોય અવિનાશી હોય અવિનાશી હોય અનંત સુખનો અનંત સુખનું ધામ હોય અનંત સુખનું ધામ હોય એવો એ છેલ્લો ગોલ એવો એ છે આપણી અંદર છે આપણી અંદર છે પણ શરીરની જેલમાં પણ શરીરની જેલમાં ફસાયેલા છે અંદર ફસાયેલા છે એનાથી છૂટીએ અને આપણો છેલ્લો ગોલ આપણો મળી જાય પ્રાપ્ત થઈ જાય બોલ એનાથી છૂટ્યા અને એના માટે એના માટે બાકીના ચારના નમસ્કાર બોલીએ છીએ બાકીના ચારના નમસ્કાર જે પણ જે પણ ગોલ માટે જ આજે છે એ ગોલ માટે જ આજે છે એવી રીતે સમજાયું હા જાઓ તીર્થંકર ગોત્ર કઈ રીતે બંધાયેલા તમે કોને કહ્યું હતું આવું બધું તમે કહ્યું હતું એટલે હું સુખી થયો છું તો કેમ કરીને હું એવો જન્મ મારી ભાવ એવી રીતે રહું કે મારાથી આ બધા સુખી થઈ જાય જે કંઈ મળે એમાં તને સુખી થાય એવું અંદરથી હૃદયથી દિલથી ભાવના થાય પ્રાર્થના થાય જેવી રીતે શ્વાસ ચાલે છે એવી રીતે એને રહ્યા કરે તો આવું બીજ પડે અંદરથી સમજાયો હા બીજ પડે નહીં ત્યાં સુધી એનું રિઝલ્ટ આવે નહીં પરીક્ષા આપીએ નહીં ત્યાં સુધી એનું પરિણામ ના આવે સિનેમાના ગાયબ નક્કી તેવું પરિણામ આવે શું કહ્યું જેવી ભાવના એવું પરિણામ સમજી ગયો લાવજો ખુલા થઈ ગયું એટલે આટલા બધા એક છેલ્લું આવ્યું હજુ બહાર તો આવ્યા હમ ધ્રુવી આઠ વર્ષ વાપીની આવી છે વાપીથી ધ્રુવી ઉભી થા દીકડી હું મારો અનુભવ બોલવા માંગુ છું અહીંયા આવીને બોલ ચાલો લઈ લો એટલે બધા રાખી મૂકો આપણે અંતમ જવા દો અને હા અને આ શિબિર કરી છે એનો ઉલ્લેખ કરીને આપજો હા બધું હા અને શિબિર શિબિરના માસ્ટર હતા આપણા બિહારી દાદાજી તમે હમણાં પેલા ભાઈને કીધું ને કે કીર્તન બેસીને બોલ મોટેથી બોલ દાદાજી તમે હમણાં પેલા ભાઈને કીધું ને કે કીર્તન ભક્તિ કર્યા પછી ગુસ્સો ન આવે તો હું જે દાદ સ્કૂલે જાઉં ને કીર્તન ભક્તિ કરીને જાઉં ને પાંચ દસ મિનિટ તો પછી મને ગુસ્સો ન આવે અને સ્કૂલ થી આવું ને ત્યારે મન હળવું હળવું લાગે એવું લાગે કે જાણે દાદાજી અત્યારે મારી સાથે છે અને જે દાન ન કરી જાઉં ને તે દાન મને બહુ ગુસ્સો આવે હું કહી દઉં જય સચિદાન જે દાડે હું કિંમત પક્ષી મને ગુસ્સો નથી આવતો એટલે સાંભળ્યું બધાએ ગુસ્સો ઓછો કરવો તો એને સાંભળ્યું કે નહીં બહુ ડાઈ જા છો આ છોકરી આપણે સંક્રાંતિ આમ તો થોડુંક રહેશો નહીં વાંચવાનું ટાઈમમાં આપો કશું યાદ રહે એવું હવેથી રાખજો જયારે જાઓ ત્યારે હા બધા છોકરાઓને રાખજો ખરું નહીં શૈલેષભાઈ હે તમે કઈ આપશો જ નહીં અંદર સહકાર બરોબર આપજો હા કે આ તમારો એડીસી છે એને ચાલો બાર વાગ્યા આરામ કરો હવે જવું તારે ચાલો જય સચ્ચિદાનંદ અને તમે બધા રજા આપો છો મને જવા માટે હે તમે મને રજા આપશો તમને જવાનું મળશે પણ હું અહીંથી જઉં ને એવી રીતે જઉં છું તમે જોજો હું અહીંયા બેઠેલો ઈશાને જઈશ છોકરાઓ બધા બેસી રહેજો શિબિરાર્થી છોકરાઓ બધા બેસી રહેજો દાદાજીને જવા દેજો અમે કહીએ પછી જ ઉભા થજો ભગવત સિંહ જયકારો આજે બધા છોકરાઓ આ સીટ બનેલું છે આ દીકરીને એક છે એટલે અત્યારે આજે દીકરીને આપી દઈએ તમે મંજૂર રાખશો પછી તમને તમારું લિસ્ટ હશે ને એ પ્રમાણે પહોંચાડાશે એટલે આટલી આપશો ભેટ સોનાની પેન હે સોનાની પેન આપીએ હા અમારું ચિત્રપટ છે આની અંદર મૂકેલું હા એવું દાદા ભગવાનનું આવશે અને સિમંદર સ્વામી પરમાત્માનું બધા એવું આવશે સમજાયું કે નહીં એવા જેટલા હોય એટલા કરાવજો કરાવશો કે નહીં જાઓ જા દીકરી તને લખવા જાય કામ પરીક્ષા આપજે સરસ હા હા ના તમારો આભાર માનું આભાર માનું છું કે આભાર આભાર આશીર્વાદ આપો ખૂબ ખૂબ હા તારા બધા ફેમિલી ના આશીર્વાદ જા દાદા ભગવાની ના સુંદર ભગવાન ના જયકારો રાધા ભગવાન ના સિંહ જયકારો